તમે જો અહીંથી આવતા નહોતા પોલીસ વાળાને પોલીસ વાળા કહે ગાડી ખાઈ રાખો એમ કે અને તમે આમ કહ્યું ગાડી ધોવા દીધી અને નંબર લખી દીધો હવે આ તમે ભૂલ કર્યું શું કર્યું ના કર્યું ભૂલ એટલે અહીંયા આગળ પોલીસ વાળા આવે તો તમને ખબર પડે કે આ મારા માટે જ આવે છે આ બધા નુકસાન બદલાવે ને ભૂલ કોઈ આવે છે ને ભૂલ કરી એને એ તમારા ઉપરી છે મારે ભૂલ દવા નહીં હોય તો ઉપરી મારા ભૂલ નથી મારો ઉપરી કોઈ નથી અને જે ભગવાન છે મારું સ્વરૂપ છે અને તે મને વશ થઈ ગયો છે શું છે કારણ એટલો મારો પ્રેમ અમારા બેનો એકાકાર પ્રેમ હોવાથી અને તમને પણ વધશે જશે તમારો સ્વરૂપ એટલે આ ઉપરી બ્લંડર સન્મિત બ્લંડર સ્તરે તમે કરવા તમે હું પોપટભાઈ ફૂકરના લોકોને કરતા હતા પોપટભાઈ તમારું નામ છે પણ ખબર ખરેખર પોપટભાઈ છો ને ડાકોર નો ઉપાધ્યાય આવું ફિટિંગ શા આવું કરતા ફિટિંગ હું ફિટિંગ કરું છું તે જાણતા સમજો તેને લીધે કર્મ બંધાય ફિટિંગ કરવાથી કર્મ બંધાય સમજો આવે કર્મ નહીં બંધાય આવે એક પણ કર્મ બંધાશે નહીં અને જૂના કર્મ છે તેને વિગ્રહ કરાય શું જૂના કર્મ વિકાસ કયા કરશે નવો કાર થાય શું કારણ કે અત્યાર સુધી તો હું નતા પોપટથી હું પોપટ જ ચૂક્યા હતા એટલે કર્મ બંધાતું અને હવે તો પોપટ જેવી હું કરતા નથી શું થયું કોણ શક્તિ કરે છે વ્યવસ્થિત નામની શક્તિ ગાંધીજી કટું છે એટલે કહું છું પણ એને આપણે ગુજરાતી વ્યવસ્થિત કહું છું ત્યાં અનંતકાળથી સૂર્ય ચંદ્ર તારા બધું આ દુનિયામાં શું બધું તે વ્યવસ્થિત વ્યવસ્થિત જ રાખે છે શું થયું અને તમારું પણ વ્યવસ્થિત રાખે કોણ કરાવશે વ્યવસ્થિત કરાવશે તમારું એ વ્યવસ્થિત હવાના પણ ચાલ છે ઉઠાર છે ઉઠાર છે તમારે ઉઠવાની શક્તિ નથી ઊંઘવાની શક્તિ ઊંઘવા આવું લોકો પ્રયત્ન કરે આખી રાત કે રાહો થઈ ગયા પણ તમારી જે શક્તિ જે જાણતા નથી અને નથી શક્તિ તમારો પણ કરેલું છે આજે તમારી શક્તિનું પ્રગટ થશે આવે વ્યક્ત થયા કે બધી શક્તિઓ બોલો ને અવ્યક્ત ભાવે હતી કઈ હતી એટલે આ વ્યવસ્થિત નાની શક્તિ એ તમારું ફેલાઈ રહી છે આટલા વિચાર આવતું ને તેના કરતા સારું કરાશે આટલા સુધી નહીં અહંકાર ડબો કરતો શું કરે અહંકાર શું કરે ડબો કરે તારો ડબો કરનાર જતો આવે તો લોકો કહે છે કે શું પોપરજી ને શું આ ક્રોસમાં બધું સરસ અને એ કર્યું અહંકાર લખો અથવા ડબો જતો ત્યારે પેલા વકીલો આવ્યા છે મુંબઈ કોર્ટને ગયા પેલા ફરિયાદ બધા કે હું કોર્ટમાં જોઉં છું તો આપતા મને નિરંતર રહે છે અને હું ફીડિંગ કરી શકું છું કારણ કે આત્મા આ જાય એવું નથી આ ચેતન પણ આત્મા નહીં જાય આગો પાછું નહીં થાય એ જ ચેતન નહીં પોપટ તો એવું છે વ્યવસ્થિત શક્તિ આ બધું તમારું કરાયેલું છે તમને બેને સમજાય છે હવે વ્યવસ્થિત શક્તિ શું છે અને એટલે દાખલા આપું તમને શું બોલું એટલે તમને પછી દાખલા બનીને પછી સમજાવી જશે આ પ્યાલો છે કાચનો છે હવે હું આમ લઈને જતો હોઉં અને મારા હાથમાં સરક્યો એટલે મેં આમાં પ્રયત્ન કર્યો જે છતાં પડી ગયો અને પછી ભાગી ગયો એટલે બીજા લોકો શું કે હું તો અમને જવું વ્યવસ્થિત દોડ્યું લોકોને આપણે કેમ ને દુકાન બેઠો હોટલ વાળો કે આવું બોલો ગાડું બોલો છો પૈસા આપી દો આપણે કેવો મેચ પડ્યો છે એમના પૈસા શું કહ્યું કારણ કે જાણતો નથી તમે જાણો છો તમે સમજી જાઓ તો સીટ પડે નહીં જાણીએ સમજી જાય પણ પેલું જાણતો નથી બરોબર એટલે આ તોડે કોણ વ્યવસ્થિત છે કેમ તોડે છે કોણ કારણ કે આપણા લોકો એક ડઝન કપડા લાવો તો હાથ કે ગીત ચલાવી કેટલી ગીત ચલાવે સાત પેઢી ચલાવે કપડા ચાલાના કારખાના વાળાને ખાણા વાળા ના ચાલે કારખાના વાળા ના ચાલે વેપારી ના ચાલે ઇન્કમટેક્સ વાળા ના ચાલે એટલે આ વ્યાજ તમને બધાનું ચલાવવાનું એટલે તોડફાડ એ કરે શું કરે આ હું ગોટો ચીડો ના લાવું એટલે ગુંગળામાં તો તબે આપડે લાગી નહીં ગુંગળા બંધ પેલા તો માનતા હતા કે આ દાદલા છે આમ છે તેમ છે પણ હવે આ તમે શું કહો ના આપણે એટલું કહેવાનું ભાઈ દાદો નથી ને તું એવું કહેવાનું તો ભાઈ એટલે એમાં ભાઈ ભાઈ છૂટી જવાનો દાદો નથી પણ જોડે જોડે એમ કહેવાનું કે જરા ધીરે વિચાર છે ના ચાલી છે શું કહ્યું એને એમના કહેવાય વ્યવસ્થિત છે કારણ કે તારે છોકરી થાય કે વ્યવસ્થિત છે વ્યવસ્થિત આપણી મહેરાનો એને દુરુપયોગ ના થવો એટલે આપણે કઈ ધીરે એને ચાલશે હળવું ના કરે કારણ ભય છૂટી ગયો બિચાર આપણે કઈ લાગ્યો નથી ભય ભય રહી બનાવો છે આપણાથી ભય ના પામો છે કોઈને ભય પમાડશો તો તમે ભયમાં આવી પડશો શું કરે અને ભય જોયો નથી સત્તા કોઈને ભય પામવાનું અને ભય પામે હોય તો નિર્ભય કરી આપો શું કરું નથી એવું જગત ભય પામવાનું બધું જગત ખાલી ખાલી ભય શકાય કોઈને આપણો સત્તા નથી જણાવે પછી એક લાખ પૂરો થઈ ગયો ના આ પહેલાનો દાખલો તમને સમજાઈ ગયો હવે બીજો દાખલો આપું માં ગયા અને ત્યાં આગળ ગજાનું બસો રૂપિયા થાય બીજા બે હજાર ની આપે બે હજાર લઈ આ એક ગજા બે હજાર મૂક્યા એક ગજા બસો હતા જ નહીં બે હજાર જુદા મૂક્યા બીજા ગજામાં પછી આપણે આવતા હોય ત્યાં બોર્ડ વાંચવામાં મારી નિર્ણય છે એટલે તમારે શું કહેવું પોપટ કરીને કે ગજુ લાવી આપજો કઈ આ રસ્તો ખરાબ કારણ તમે ચેતનારા એને ચેતવવો જોઈએ આપણે શું કરવું પડે ના પાડું છું સારું લાવવો પડશે આપણી ગુલતી ઉભો થયું છે એટલે નિવેડો આપણે લાવવો પડશે આકાશ પૃથ્વી ઉભા ના આપણે જ છીએ એટલે નિવેડો લાવવો પડશે ને કે ભાઈ હા ગદી દાબી દેજો એટલે ગદી દાબી ખરા પણ તેની જમાત જે હોય ને તે કાપીને પેલો લાગેલા મરચા રાખે તૈયાર હા ફૂટી જાય અને કાકી લઈ ગયો તો આપણે કઈ જવાનું વ્યવસ્થિત છે શું કહેવાનું વ્યવસ્થિત બાકી આપણે પકડ્યા અને જોઈ લેવું કાપી ગયો બે ગજાનું કયું કયું ગયું એ જોઈ લેવું તો બે છો હતા માટે બે હજાર ગયા એ નક્કી થયું એટલે આપણે જોયું વાત પકડ્યા આપણે કુદરતી કોર્ટમાં પકડ્યા બરોબર ને અંતે આપણે આજ આપણે પકડી ગયા એનો દંડ મળી ગયો આપણને લમણા લખેલો લમણા જે લખ્યો હતો એ દંડ મળી ગયો આપણને અને એ જયારે પકડાશે આ લઈ જનારો ત્યારે એનો દંડ બનશે તમે આ પકડી ગયા એટલે એની ચિંતા ના કરતા જે ગયો નહીં એ તો જયારે પકડે એનો પકડાશે ત્યારે એનો મળશે આ ખરું ના એટલે તમારે પછી વ્યવસ્થિત લોકો પૂછે કે પોપટથી શું ગયું લોકો ખેતરથી ભાવ હોય ને તો આપણે કહીએ ભાઈ આ બધા બચવાતા ને આ બધું જુઓ ને એમને કશું આત્મા ગયું નથી દોડી ગયો પાક બહુ સારું છે અને આપડે કઈ બે હજાર બે આપી દે લોકો ઇન્ડિયન આપે ફોરી માં પછી લેવા નહીં આવે પણ આ તો ઉપર છે મુરત જ કેમ લાગે તમને કેમ આ લોકોને મોટું બોલવાનું છે મફત બોલવાનું આવડું મોટું આપે પણ બોલતા જ ના જ નથી ને તો તમને વિનય વિનય જેવો હોય તો કલ્યાણ થઈ જાય અસ્તી કોઈને દુઃખ થાય એવું આનું કેમ પણ ગાનો જ નથી માણસ માણસ શું આનો બદલો માણસ છે એટલે આપણે આગળ જવાનું પેલા લોકોને કહી દેવાનું કે પછી ગયું નથી અને પછી આપણે ઘર ઘર ચાલવા પણ અત્યારે પોલીસ કે આવી તો આપણે વ્યવહારમાં સંસારમાં વ્યવહારમાં રહેવું વ્યવહારમાં કરતો રહો નહીં બહુ જેટલો હતી ને આપી પણ નજીકમાં આવી પડી તો આપણે પોલીસ વાળા જઈને કહેવું કે આ રજૂ અમારો તો કઈ છે જરા કેસ ન થઈ રહેજો તો પોલીસ વાળા કંઈક દસ ભર્યું તો બે હજાર ગયા પોલીસ વાળા આવી લીધું પછી આપણે ઘર ભરી ગયા ઘર ભરી ગયા તો સારા આ કરવા આવ્યા ત્યાર પછી મન છે ને પોપટનું મન તો ખરું નહીં તે ગુંપાડવા મળી ગઈ પેલા હું શું હતા જમતું રહી ગયું ને એને આવવું નહીં કરવું નહીં બધો કરવું નહીં બોલા મારા એ મન શું કહેવા મારું તમે તો કયું વ્યવસ્થિત છે તો તમે દાખલો કાલે આપવાનું છે શું શું કે એટલે આપણે સમજી જોયું મન ગોળા આખી રાતમાં છે નહીં ઉભા છે અને કશું આગળ છે આવે ખરું ને કારણ મન રદા જેવું છે એ આવ્યો એ આવ્યો મતલબ આવ્યા તો જતો રહેશે નોંધ કરી આવ્યો હવે દાદા ભગવાન મજાને આવે અમારા પાસે ભાઈ કેવો છે એ આરામ છે જતો આવે છે એટલે આપણે સમજી જવાનું રાતમાં આજ રાતે અને ઊંઘવા નહીં દે એટલે આપણે ઘેરમાં આવી અને કહેવાનું કે જરા દૂધ વધારે નાખીને ખૂબ પીરો બનાવો ભજીયા એ બધું બનાવો સારું એટલે ભૈયા સમજી જાય કે આ છોકરી કઈ સારું કમાઈ લાયા છે એટલે ઘરમાં આનંદ આનંદ ફેલાવે અને પછી ખૂબ હા થશે દવા લાવીશું ખૂબ દાદીને ખાવા ખૂબ આવી કર્યા પછી ભજીયા ભજીયા પીરો પીરો અને પછી ખાઈને ઉઠીએ તરત પેલા કહે છે પાન પાન કેમ મને ઊંઘો જવા મારી મારે પોતા હશે રાત મન બંધ માં પકડી કુદાકુદ કરે પકડી ગયા છે તો શું એમાં કઈ વધી છે આખી રાત રમી રમ્યો અને દારૂ પીધો પાણી પીછાનું કર્યું હવે કઈ વધુ વધે કોને બીજી વાત આવ્યો આઠસો સાડી પચીસ રૂપિયા વધ્યા છે એટલે આપડે આઠસો સાડી પચીસ આઠવા લઈ લેવાના આઠસો રૂપિયા બધા મૂકવાના અને સાડી પચીસ જે છે એમાંથી પંદર પોલીસ વાળા નાખવાના એટલે પંદર પાંચ આવવાની કરશે પણ લોટ ના કહેવાય હિન્દુસ્તાન આ લોકો લોટ કે આપણે તો નિકાલ કરવાનો શું કહ્યું અમારા મનને દુઃખ ના થાય એના અમારા મનને આનંદ થાય કામ જવાબ જવાબ સરકાર ને તો આપણે અમારે પૂછી કરવા છે એટલે પંદર રૂપિયા આપીએ એટલે ખુશ થાય તે પેલાના આખો જો શિકાર ના મળે પેલો શું ખાય બિચારો આઠસો રૂપિયા ઘરમાં લઈ જઈ અને બે હજાર રૂપિયા બેંક ખાતે જમે કરી બાપો ત્યાં વ્યવસ્થિત ખાતે ઉધાર કરી કોઈ ન પૂછે વ્યવસ્થિત વ્યવસ્થિત પાછું ચલે ગયા છે સંજય તમે વ્યવસ્થિત કેટલા દાખલા બે બે દાખલા થયા આ બધા દાખલાની જરૂર નથી ને ઠીકાણ જરૂર કઈ ના કેટલા ઘણા વાંચ્યો ત્રણ ઘણા આમાં કોઈ ઉપાધિ જેવું છે હવામાં તમારે ચા ઉપર ત્યાં ઉપર સીધા ચા આવશે ને તે ચા જરા મળી આવે ને તો વ્યવસ્થિત નોકરી આવે તો ઘરે નથી નોકરી એટલે જય દાદા ભગવાન ખાણ નાખો તે દાદા ભગવાન ખાણ નાખો ને પછી લઈ ખૂબ ભૂમકાની નહીં અને વ્યવસ્થિત નોકરી આ વ્યવસ્થિત નોકરી અને વ્યવસ્થિત જ છે પછી પેલા નીચે જઈએ ત્યારે રાજ ને બધા કે અરે તમે માણસો માગી એમને શું ત્યાં તમને ખબર નહીં પડે કે અમારે બૂમબાડી શું કામ છે અમે શું આ ગંદા દેખાઈ વાર તમને પોતા પીધે ખબર પડશે ને એટલે આપણે વ્યવસ્થિત મોકલે ખબર પડે ને હવે વાત છે આપું તમે આપણા કોઈ હકત જેવું છે એમને એવું કેવું છે કે પેલું આપે કહ્યું ને કે રસ્તામાં કપાઈ ગયું ગજું ત્યારે બધા પૂછે તો કેવું કે ભાઈ કશું ગયું નથી કેવું જૂઠું બોલવું તમારે ભગવાન પર જૂઠું નથી આપણી રસ્તામાં ભગવાન પર કોડીએ નથી તો જરૂરી આપણી સમાજની અપેક્ષા છે આપણે શું કરવાનું સાચું બોલવું એ કેટલા ગુનો નહીં થતો આપણા આપણા મગનને એક ના આપણા મગનને આમ કહેતો હતો કે હું તો સાચું જ બોલું છું મગનની જોડે શું બોલું છું તું મારા બાપાને બહુ થોડો કરે ના પણ અલંકારી ભાષા બોલું છે પ્રિય પ્રિય ભાષામાં તમારા દુઃખ ના થાય એવી ભાષા બોલું છે એટલે અમારા જૂઠું તો જૂઠું કોને કહેવાય કે અમારે ખેતરા માટે બોલીએ જેનો હાથે ખોટો હોય તે આમ વાક્યનું નિવેડો માટે નહીં આવે અને તે પોપટની સોહન સોહર ને તમને ભય મારું ને તમારે જોયા કરવું અને પછી કેવું સોહર ક્યાં હારું આવે તો છે એમ કેવું સમજો ને અને આવી જાય તો આ કબાટ હોય ને કબાટ ઉભું કબાટ ઉભું હોય તેમાં અરીસો હશે ને ત્યાં કહી દો ઓછો અમને અને સોહર ને દેખાય અરીસામાં એટલે પાછી ખબર મારવા હું શું તારી સાથે ખબર જ નહીં કરે શું કરું શું કહે છો તો કરી હું છું દાદા ભગવાન નહીં બેઠા શું કહ્યું ધાબો અને બાકી કોઈ ખબર ઠોકશે નહીં આ દુનિયામાં તમે ગમે ત્યાં ફરશો તો ખબર ઠોકવાનો થતા હશે કોઈ ઠોકશે નહીં તમે બહેરીને કહો કે આજે બે સત્તર લાખ ખોટ ગઈ છે તો તમારી પાસે એક લાખ દોઢ લાખ ને ઝડપે થશે થોડીક આપો તમારો બચત પહેલેથી નથી એટલે આપણે સમજી જવાનું કે એના ના કહ્યું હોત તો સારું હોત આપણી આગળ શું કહ્યું એટલે કોઈ ખબર ખબર નહીં આ તમને કહ્યું બાપાને કહીએ બાપાને પણ પાંચ લાખ હોય ને બે લાખ આપણે ખોટી દઈએ આપણે બાપાને કહીએ બે લાખ બસ તારા પહેલેથી બરકત જ નથી એટલું અમતો શું કામ માથા કરતા વેપાર કરતા આવડે નહીં એટલે ભાઈ આપતા પહેલા આપી પછી બોલો હવે બે લાખ આપી એટલે પછી જેટલું બોલ્યું એટલું બોલો આપતા પહેલા આપવું નહીં તોફાન આવે છે એના કરતા જય સચિદાન આ દાદા તમને સત્ય આપ્યું કે તમારા રીતે ઉભરી જશે અને ગેરંટી આપો આંગા અમારતા રહેશે ચલો ગયું ભગવાન જ્યાં ડિપ્રેશન માં આવે છે કરના ઉદય છે ડિપ્રેશન માં આવે ચલો ગયું એટલે આપણો કરજો ચલો ગયું હવે ક્યાં સુધી આવ્યું ત્રણ ત્રણ ત્રણ આંખ આંખ થઈ કઈ કઈ થઈ કહો That's relative viewpoint. That can be a viewpoint. That reality skeptical part. હવે ચોથું વાત મેં આપું છું કે હવે ગુના બંધારો કેટલાક છે ગુનાનું બંધ કુટુંબ ના માણસ કુટુંબ ના માણસો બધા એ તો ભારે ઋણાન બંધ પડે આ હરકું પ્રકારનું ઋણાન કોઈ પણ જાતનું ઋણાન પડે એ કેટલાક ભાવ તમારા આશીર્વાદ એ ઋણાન બંધ કહેવાય શું કહેવાય ગુણાગમ કરતું કોઈ ભેગું થાય નહીં ને એટલે કેટલા નહીં પચીસ હજાર હશે આમ તો પોપટ નહીં દુનિયામાં હારા હોય તો તમારે નથી બીજો બધા લેવાય બરોબર જે મારે રાડે છે તમારો અને સિમરો સિમરો દિવસે તમે નથી કલાકો જેટલા ઉધાર નથી એની આ ચોપડામાં નામ છે એ ચોપડાનું નામ પાંચ પચીસ હજાર હોય કોઈને દસ હજાર હોય પાંચ હજાર મોટા વકીલને પચાસ હજાર હોય નાના વકીલને હજાર હોય સગળ જયના હોય એટલે ત્યાં બધા ઋણ બને એ ઋણાંકન આપણે આપણે જે હોય એ ચોપડા ચોખ્ખા કરીને પછી જવાય બીજા બધા જોડે તો ખુશ છે પણ આપણા પાંચ પચીસ હજાર જોડે એનો આપણા ધોકા કરી નાખવાના માટે આ ચોથી આજ્ઞા છે ચોથી આજ્ઞા શું કહે છે કે ઋણાનબંધ ને ઋણાનબંધ કરતા નથી કહેતા રાહી કે છે ભાઈ કે ઋણાનબંધ ના આધારે તમે ઋણાનબંધ કહો એના કરતા ફાઇલ નંબર ટુ કહેવાનું શું કહેવાનું એફઆઈઆર ફાઇલ નંબર ટુ અને તમે ફાઇલ નંબર વન આ તમે સુધારમાં આ તમારી ફાઇલ નંબર વન અને ફાઇલ નંબર ટુ અને એ પોતે સુધાર્થમાં એની ફાઇલ નંબર વન એ અને ફાઇલ નંબર ટુ તમે લાઈફ રસ્તા બરોબર આ ઉંમર એક બે છોકરા ત્રણ પાંચ તો નંબર સમજી જવા ક્યાં ફાઇલ નંબર આવી એટલે મનમાં સમજી જવાનું ફાઇલ ફાઇલ તમે સિદ્ધાર્થમાં અને બાકી શું રહ્યું ફાઇલ નંબર વન એ ફાઇલ નંબર વન બોલો તો સિદ્ધાર્થ આપી દો ફાઇલમાં બધું આવી ગયું વિભાજન બીજું કરવું જ ના પડે ફાઇલ નંબર વન કેમ ફાઇલ કેમ આવી તથા પાંચમી આજ્ઞા જે છે ચોથી આજ્ઞા છે એ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની આજ્ઞા છે અત્યાર સુધી જે ઓછવાળો આવ્યો ફાઇલ વાળો ઓછવાળો તે હસ્તો હસ્તો હતા આપણે હસ્તો મળીએ પીવા પીવાનો આપણે હાથ કર્યું છે શું કર્યું છે તો આપણે હસ્તો આવે નતો આવે તાગાની આજ્ઞા પાડવાની મારે ફાઇલનો સંભાવે નિકાલ કરવો શું કર્યું તો તમારા મનમાં આજ્ઞા પાડશો ને તેની અસર એના પર પડશે શું થાય મનમાં નથી કરો મારા સ્વભાવ સાચો છે એની અસર પડશે આ કાંતિની છે એની અસર પડશે અને સંભાવ વિકાસ થઈ જશે તમને આમ લાગે તેની પર સંભાવ નથી થયો તે મારે જોવાનું બરોબર થઈ જવાનું અસત્ય તમને લાગે એનું શું કારણ છે આ લીંગડી હોય છે ને તો તમે આવો સંભાવ નિકાલ કરો એટલે ફળ તો જતું રહે તો દેખાય લીંગડી એટલે તમારા વગર જરૂર નથી પણ આવા હજારો પરફેક્ટ સંભાવ નિકાલ કરવો તમારે એટલી જ બીજી કોઈ સભા સંભાવ નિકાલ કરવો એટલું વાદા વાદા જેવું કહેવો કોઈ આવ્યું કે સંભાવ નિકાલ કરવો છે તે પછી આ વખણાળો હોય હજુ વાળો ગમે થાય છે ને વધારે થાય છે આ થાય ને તે થાય આ થાય નો સંભાવ નિકાલ કરવાનો ફાયદો અથવા તમારી ઓફિસનો ફાયદો હોય તો એ કોઈ જજ તમને કહે કે આ ફાયદો તમે બધું નિકાલ કરી નાખો બધો કોઈની કોઈનું છે તે પીછો નહીં ધ્યાન ના દીધો અને કોઈની ગુસ્સો ના કરશો અને આનો નિકાલ કરી નાખો તે આ નિકાલ કરી નાખો થઈ જાય નાખ્યું આપણે ફાયદો તે ફાયદો નિકાલ કરવાનો ફાયદોનો સંભાળો નિકાલ કરવો તો યાદ ના હવે દાખલો આપો દાખલો આપું ને હવે તમારે ઓફિસમાં જોવું છે કે તમે વાઇફ ને કહ્યું કે તમે જમવાનું ખાઈ મૂકી દો મારે ઓફિસમાં જવું છે એટલે બહેને શું કહ્યું કે પાંચ મિનિટમાં આવો એટલે તમે પાંચ મિનિટ પછી ગયા રસોડામાં બેસતા એ પોતે કરી ઉતારતો ને કે હોંચી થતી એનું ઓપન થઈ ગઈ એટલે તમે આપણા જ્ઞાનથી શું સમજી જવામાં આ જે વાસ્તવિકતા બની હકીકત બની એમાં આપણા જ્ઞાન થી શું અરે એડજસ્ટ કરી શકો વ્યવસ્થિત વ્યવસ્થિત દોરી વ્યવસ્થિત દોરી કોને દોરી એટલે આપણે એમને શું કરવાનું ડગવાનું નથી બે સમજી તો આ કોઈ ભોગાવો કર્યો પછી આપણે શું કરવાનું કે વ્યવસ્થિત સમજી જાય કે વ્યવસ્થિત જોયું હવે એમને એ ફાઇલ નંબર ટુ એનો નિકાલ શું કરવો ફાઇલ નંબર ટુ આપણે ખાવા માટે આવ્યા ફાઇલ નંબર ટુ મુજાયા કરવા માટે ત્યારે શું એમને ખાવા મૂકી એટલે આપણે તરત જ ખાઈનો સંભાળ નિકાલ કરી નાખવાનો શી કેટલી રીતે કરવાનો આપણે જોઈએ ભાખરી તૈયાર છે અને ધીમા પડેલી છે બપોર આવી નાસ્તો કરવાનો શું કરવું જોઈએ હવે ને બોલો કેવું વાતાવરણ શું જશે ધન્યવાદ આ બધી કોની દુકાન હવે બીજો દાખલો આપું આ સંભાળ વિકાસ કરવાનો બીજો દાખલો આપું હવે આપણે રૂમમાં સુભાષ પ્રાપ્ત થયું ધ્યાન કરવા બેઠા છીએ અને રૂમમાં બહાર બાજુ વાંચેલું છે ને તો આ બહારથી અવાજ આવવા મળ્યો ધૂમ ધૂમ ધૂમ એટલે આપડે અંદર બેઠા બધા શું સમજીએ સમજીએ જ્ઞાન થી આપણા જ્ઞાન થી આપણા જ્ઞાન થી શું એડજસ્ટ કરવો અહીંયા પ્રાકૃતિક ડિસ્ટર્બન્સ થયો પ્રાકૃતિક ડિસ્ટર્બન્સ થયો આપણા જ્ઞાન થી આપણા જ્ઞાન એવું સમજી દઉં કે કોઈ ફાઇલ આવી પછી અંદર બધા બધા ફાઇલ કઈ છે તે માલુમ પડે એટલે આપણે સમજી જઈએ ફાઇલ ને જો હું નિકાલ નહીં કરું તો બધા શોખ છે હું આપણે ધ્યાન કરવા દે નહીં એટલે આપણે ઉભા થઈ અને જો ફાઇલ નંબર પણ છે એટલે જોઈએ ત્યારે આપણે ઓ ફાઇલ નંબર ફિફ્ટી એટલે સુલેમાન તું શું આવ્યો છું સુલેમાન આપણે સોળ વાળો હોય કિરાણનો સોળ વાળો હોય આપણી જોડે એટલે પચાસ ની ફાઇલ આપણે તો આવી હોય આપણે કઈ શું શું કરાવે છે અત્યારે કારણ કે તમારા નેતાજીને ત્રણ કોટલા ફળ આપો છે ફળના તે પૈસા આપતા નથી એટલે આપણે જાણીએ કે આ કઈ ફાઇલ નો સુધારો વિચાર કરવાનો એટલે નેતાજી બોલે કેમ આવતા નથી પૈસા કારણ કે એક કોટ એ એસી રૂપિયા ભાવ વધારે પીલાયો એટલે નેતાજી જાણ્યું કે પચીસ રૂપિયા વધારે આપી દેવા એના કરતા વાંચો વધારે નેતાજી વાપર્યું પણ આપણે નિરોધ તો લાવવો જ પડે એમની ચા ને એને ઉકેલ તો લાવવો જ પડે ને એટલે આપણે કહીએ સુલેમાન આપણે હવે અમે તમારા કાયમ ખરાબ છીએ માટે બસો ચાર રૂપિયા તમારા થોડા પણ ના લેવાય માટે એનો તમે સો રૂપિયા લઈ નિકાલ કરી નાખવા હોય ના તો બહુ ભાવ વધી ગયા છે એટલે પછી આપણે એકસો વીસ અને પછી જાય તો આપણે કહે પેલું કોઈ દુઃખ નહીં થાય નહીં થાય નહીં થાય થાય નિકાલ થઈ ગયો તો બધું થાય સભા નિકાલ કરી નાખો પછી પાંચમાં કરો અઢી જેવું કરો પાંચ કરો થાય સંભાળ નિકાલ કરી હવે ત્યાં વૃત્તિ પણ ના હોય તો એમને દાઢી મારતા શિક્ષા નથી હવે આ વખતે તમને આપીશું કે આ નિકાલ ના કરતા રહે વાંધો નહીં પાંચ લાખ દસ લાખ ની દેવું હોય તો આપણે આપણે ધ્યાન ચોખ્ખી રાખી આપણે કહ્યું પોપટભાઈ ધ્યાન ચોખ્ખી રાખીએ આના છે તમારે ઝઘડા વીસ લાખ આવશે શું કહ્યું આપણે ધ્યાન પ્રકૃતિક થાય છે તેનું આગળ બનતું અનંત શક્તિ આત્માની આત્માની પ્રગટ આત્મા પ્રગટ થયા પછી વર્લ્ડમાં જે માગે એ વસ્તુ પ્રગટ થયા અને ઘેર બેઠો મારી ખરી નથી જે મારી ઈચ્છા નથી હોતી તે વસ્તુઓ પ્રગટ થાય શું થાય આત્માની અનંત અંતરા સુધી ગયા અંતરાયું મળતું નથી અંતરાયથી ચોક આપી જવું પડે અને અંતરાય સુધી સમજવા બેઠા જ નથી આવે શું થાય પણ હવે આ અંતરાય આત્માની અનંત શક્તિ ભગવાન પોતે છે ત્યાંથી ખોટ થાય છે આપણે લોકોના જ્ઞાનથી આપણે સમજી ગયા પગનું કે કામ છે આ શક્તિ જગતની એની શક્તિ અવ્યક્ત હતી અવ્યક્ત હતી અને પોપટભાઈની શક્તિ હતી પધારી ત્યાં વ્યક્ત થઈ ગઈ એટલે આ કરો પેલો તો ખાણ વાળો જતો રહ્યો આવી નંબર એનો નિકાલ થઈ ગયો પણ ખાણ વાળા બીજે ઘેર છે બીજો હશે ને તાલુકમાં તે ત્યાં આવી ત્યાં કોથરા કરાવે તે ત્યાં લડવા ચાલુ આપણે અહીંયા ખબર સંભળાવે ત્યાં લડવા સુલેમાન શું કહે સાહેબ ખાના ભાવ વધી ગયા તમારે પૂરા આપવા પડશે ત્યારબાદ સાહેબ એક પૈ પણ નહીં આપો તમે સાહેબ પૈ સાહેબ કોઈ જ નહીં કહેશે એ જતે કરી ગયા ઉમરાવા એટલે પછી સાહેબ શું કહેવાય તું મને ઓળખતો નથી સાહેબ આ કોંગ્રેસ સાહેબ હું મોટા માણસ છું પણ મારો ભાવ વધી ગયા તો હું શું કરું પેલા કોંગ્રેસ સાહેબ મોટા માણસ ને તું ડબલા હતા ડબલા પણ તો મિયા પાસે ને મિયા પછી કહે જો હું તને પૈસા આપવાનો નથી મારે અને કારણ કે શક્તિ હોય એટલે હું આ બધા વિચાર આવું તો આવી જોઈએ આવું આવું બોલાય શું બોલ્યા આ વિચાર ઠાકોર તું અડી તો જુઓ મારે જોવું કારણ સાહેબ અને કહે છે પેલા સલીઓ જતી સાહેબ મેં જાતા હું સલિયા ઉભા રહે સાહેબ ક્યાં હુકમ હું તમે જોઈ શું છે? એટલે ચલિયા કહે છે, मैं भी साथ देखूंगा એટલે હું આ પૂરા પૈસા આલે પણ વ્યાજ વધાર્યું જો પેલા પૈસા આપણે ઓછા તો એમ જો વ્યાજ નિકાલ દીધો નહીં એટલે આ જગત અત્યારે સત્યુગમાં પ્રેમથી બંધેલું હતું અત્યારે બધા તમારા બધા મા- ઘરના માણસો વ્યાજથી બંધેલા કેવા છે વ્યાજથી બંધેલા છે માટે વ્યાજ ન વધે એવું કરવું પહેલા ધંધો છે કોઈ તો વ્યાજ બંધાતું હોય ચા પાણી કરીને ખુશ કરીને ગરીબ પછી કરીને એટલે વ્યાજ કરી દેવું ના ભાઈ છૂટી જશે વ્યાજ તમારે વ્યાજ થોડું છે એ છૂટી જાય અને તેને વ્યાજ બોધમાં આવે તેને બંધ થાય એટલે કેટલા વાક્ય થયા થઈ ગયા પૂરા કેટલા વાક્ય થયા ચાર એમાં કઈ અઘરું હોય તો કરી નથી અઘરું હજુ તને લાગે છે તારે બેન અઘરું લાગે છે હવે પાંચમો વાક્ય આપો પાંચમી આજ્ઞા તે અત્યાર સુધી તો પોપટભાઈ નામ પર બેંક છે ઘરમાં ખાતું કે સિદ્ધાર્થના નામ છે અત્યાર સુધી મારા અત્યાર સુધી મારા નામે હા હા જાણતા અને લેપટોપ સિદ્ધાર્થના નામ છે ને સુધાર્થમાં તો આપણે શું જમે કરીએ કહીએ કામ લાવીએ ના જેટલી તમે આજ્ઞા પાડશો ને એટલી એમને જમે થઈ જશે જેટલી આજ્ઞા પાડશો ને સુધાર્થમાં તો આપણે શું શું જમે થાય કે જેટલી તમે આજ્ઞા પાડો છો જમે થાય દાદા ભગવાનની પણ આ દર્શન કરો અને તમે માગો છો શક્તિઓ વ્યક્ત કરી આપું એટલે જેટલું તમારી પાસે એટલું પોસિબલ પોસિબલ હોય તો ગમે ત્યારે પણ દર્શન કરી શકું શું કહ્યું આ બોલવાની અમેરિકામાં લોકો તેર હજાર રૂપિયા સચીને તેર હજાર રૂપિયા છે ઓલે પણ પણ નથી કરી જતા હતા તો આપણે એવા કરવા જવો બી ખર્ચા એવું છે નહીં આપણે તો એટલે આના દર્શન લાભ લઈ લીધું આવ્યા શું કહ્યું અને તેમાં શું મારે કશું આપવાનું નથી તમને તમારું આપી દીધું હવે આને મારી જે શક્તિ જોઈએ છે એ શક્તિ અમે તમને આપીએ બધું ને એટલે આ આજ્ઞા સુધી પાસ એટલી કરવા જરૂર થશે બીજું દાદા ભગવાન ભેગા થશે તમારો જય થશે બીજું અહીંયા પુસ્તકો છે એ ઘણા ઘણા પુસ્તકો છપાયેલા છે એને ધીમે ધીમે માગણી કરજો આ સંઘના સંપત્તિ છે તે તમે એનું નામ ઓછીને કાગળ હશે એને મોકલી આપશે પુસ્તકો બરોબર ને અને પુસ્તકો ફી આપવા છે કારણ કે દાદાની વાણી એ આપતો વાણી કહેવાય આપતો એટલે સંસારમાં પણ વિશ્વાસ કરવા યોગ્ય અને છેક મોક્ષે જતા સુધી વિશ્વાસ કરાવે જે હોય તો એ આપતો પુરુષ કહેવાય તો આપતો પુરુષના વાણી વેચાયની અમૂલ્ય છે એટલે અહીં પુસ્તક કોઈ વેચાતું નથી એ ફક્ત એક અક્રમ વિજ્ઞાન નામનું માસિક નીકળે છે એના ફક્ત પૈસા કારણ કારણ કે જુદી છે આ નાસિક અને તેમાં મારી ફ્રેશ વાણી નીકળે મહિને મહિને મળ્યા કરે છે મહિને મહિને ફ્રેશ વાણી મળ્યા કરે છે એટલે તમારા અક્રમ માસિક તમારું જરૂર બની બરોબર આ હું ના એટલે ચાર રીતે તમને અમે હવે શું બાકી રહ્યું પાંચ આજ્ઞા હવે આ પાંચ આજ્ઞા પૂરી થઈ જાય છે હવે હવે ભગવાને શું કહ્યું કે જયારે આવા જ્ઞાની પુરુષ મળે તો તમે જ્ઞાની પુરુષ મળે તો તમે છે તે એની પાસે પડી રહ્યો રહેજો શું કહ્યું અને ગેરબિલ કરાવજો છું કે મોટા છોકરાના ધંધો આપી દેજો અને આપણે હું મારા આત્માના કલ્યાણ માટે જવું કે તેનો વિવાદ આવો હતો ભાઈ શું કે તમે પાસે તો મને પણ આવે કેવી રીતે પાંચ વર્ષ હતી કેવી રીતે આત્માના કલ્યાણ માટે જતા હતા પણ અત્યારે તો અત્યારે તો તમને કહું કે મારી પાસે પડી લો તમે આમ કહું ભાઈ મારી પાસે પડી લો તો તમારે લો ગુમાવવું કરે આગળ આવે ને તમારે ફાયદો એ પોપટી આ ખાઈ નામ આમ કરે ના કરે હમણાં કરે અત્યારે કરે શું કે ખાઈ તો પછી આવ્યા છે કે કરવું તો આ આવ્યા છે સારું તમારી મોમ છે તમને તો એના ઘરે કોમ્પ્યુટર જાવ તમારે છે સારું એનો સરભાવ નિકાલ કરજો થોડો કરી આ મારી પાસે પડી રહેવાનું કયું દિશા માટે પડી રહેવાનું આગળથી ગયા જતો એની પાસે પડી વાતાવરણ શુદ્ધ હોય તમને આખો અરે અમને મળું નિધિ વ્યસન કરવાથી પોતાની બિલક્ષ પ્રાપ્ત થાય એના જે શક્તિઓ છે એ બિલક્ષ પ્રાપ્ત થાય શું થયું પણ હવે એ સંજય બતાવ સરની બરોબર મૂકેલા છો એટલે નથી થઈ શકાય ને આ હમણાં પાડી શકાય નથી ને જોડે રહી ચૂકી એવું નથી પાડી શકાય પાડી શકાય પાડી શકાય એવી છે પણ અત્યારે હાલ કરતા નથી પાડી શકાય ઘોડા ફટના થઈ પછી આગળ તો સારી જગ્યા નથી પણ આજે તમે આજે તમે કઈ જાય જુઓ તો તમારા ભાઈ લોકો એમ ના પડે પરત છે હા માટે અમે ફાઇલો સંભાવ કરો બરોબર ને ફાઇલો સંભાવ પણ તેને બદલે તમારે સબસ્ટિટ્યુટ આપવું કે તમારી પાસે પડી નથી હતા તેને અમે પાછું આ લાભ પૂરો કરવાનો એટલે હું તમને સબસ્ટિટ્યુટ કઈ નામ બતાવું તે રાત્રે પી જાઓ આ ખાસ કરવા જેવું રાત્રે પી જાઓ ગમે ત્યારે નવ દસ અગિયાર વાગે તો વાંચો મૂકી અને આ દાદાનું નિધિ જાતિ રહેવું જોઈએ શું રહેવું જોઈએ નિધિ જાતિ તરફ એની શક્તિ વ્યવસ્થા થાય અને બીજું ધીમે કોઈને અડચણ ના થાય તો મારે સુધાર ના સુધાર આપણે કોઈને સંભાળ રહ્યું સુધીમાં આપણે જેમ દાદા ને સુધાર સુધાર અને આ પહેલો દાખલો બુદ્ધિને અમે કહી દીધું બુદ્ધિ કહે આત્મા બધા સાત બપોર ધર્મ આવતો આપ્યો કર્મ આ બુદ્ધિ કરવા દે ભાઈ બુદ્ધિ લખો કરે કે દહીંમાં લખો કરી બરોબર ને હવે આજે તમે ખરેખર સુધાર કરો પ્રોપર્ટી છો ખરેખર હા તો આ ઇગોઇઝમ શું રહ્યું ઇગોઇઝમ મમતા પણ થતી રહે છે સમજાયું જ્યાં ઇગોઇઝમ તે મમતા હું જે સુધાર્થમાં ખરેખર હું ખરેખર હું એ જે હું ખબર જ હતો એ હું સુધાર્થમાં ખરેખર થઈ ગયો એટલે મમતા પણ ત્યાં ચાલે સમજો ને આ ભણમાં આ ઇગોઇઝમ અને મમતા બે ભણ અને એને બદલે શું ફાયદો થયો કારણ કે તે એને બદલે શું ફાયદો થયો કારણ કે પોતાના સ્વરૂપ નું જ્ઞાન થઈ ગયું અને અહંકાર નો ત્યાગ થઈ ગયો શું થઈ ગયું પોતાના સ્વરૂપ નું ગ્રહણ થઈ ગયું હું શુદ્ધાર્થ રાખું એનો ગ્રહણ થઈ ગયો અને પેલો અહંકાર નો ત્યાગ થઈ ગયો એટલે ગ્રહણ ત્યાગનો કડા કીધો રહ્યો નહીં આવે તમારે તમારે કયા તમારે નિકાલ કરી કડા કરવાના બહુ અઘરું નથી ને શું આત્મા હતો કેવો હતો મૂળ આત્મા બહિર્મુખ આત્મા હવે તમે અંતર્મુખ થયા હવે બહિર્મુખ ની દ્રશ્ય ના રહી અંતર્મુખ થઈ આ તમે સુધાર્થમાં છો એ તમે આજે થઈ ગયા નથી પ્રતિથી બેઠી છે શું બધું હું શુદ્ધાત્મા છું એની પ્રતિતિ એના સમ્યક દર્શન કે છે કામ કરતી થશે ભગવનું કામ કરતી રહ્યા કરશે હું શુદ્ધાત્મા છું અને અનુભવ જાય કઈ કામ કામ ના હોય એટલે જાગૃતિ અનુભવી જાગૃતિ અને ચેતન છે અમે એનું કાલે તમે આ કાનો દિવસે છું પરમ દિવસે મારો વિશે જાણું છું કે ચા જવા માટે તો તમને લાભ નહીં થાય માટે કાલે અવશ્ય આવીને આગળ ભૂલતું ભાગ સુધારી દેજો કોઈ એની ટાઈમ આવો બચ્ચે થોડા જાઓ તો તૈયાર દાખલા બહાર જાઓ તો તૈયાર પણ એની ટાઈમ આવી કાલે સુધારો કરી આપજો એટલે પછી આ પછી કાલે આવી જશે કાલે આવીને કાલે આવીને આગળ ઈચ્છા કરી દીધો અમારી પાસે તો બહુ ઉત્તમ છે શું છે અને પછી ડગલા છે તો હવે કરી જવું ખરું સારું હવે આ જ્ઞાન પહેલા લીધેલા તે જાય છે આપણે જ્ઞાન લીધેલા માણસ પૂરેપૂરું કરી હા હવે આપણે સુધાર્થમાં દેખાય ના દેખાય એટલે આપણે હવે હું વૈષ્ણવ છું હું જૈન છું કે એવું બધું હયું નહીં મુસ્લિમ છું આપણે તો ધર્મ પામે શું પામે આત્મો ધર્મ એ સ્વધર્મ છે આત્મો ધર્મ એ સ્વધર્મ અને તે મોક્ષ ધર્મ છે શું છે એટલે હવે તમારું બીજું કશું આવ્યું પછી આ બેન મંત્રાઓ છે જે જેટલું સંસ્કૃતમાં હોય એટલું તમે બોલવા લાગ્યો તરફ તો ભણાવે તમે ઓહાવો છે ના તો સરખી વ્યવસ્થા અને આગળ જે છે તે નહીં એવું નહીં ગુજરાતમાં એટલો થઈ ગયા ફીટ થઈ ગયા પછી સત્તી હજાર છે પણ આ એ ફીટ જ નહીં થશે ઉડી જાય ત્યારે થઈ જશે ત્યારબાદ થઈ જશે તમે શક્તિ વધતી જાય ને છે આને ઓળખું છું આગ્રહી ને ઓળખું છું એવું બોલ નહીં પડે આટલું ના કરે ને બિલકુલ ચાલે છે ને વિચાર ના આવે આ તો પરિસ્થિતિ બહુ શું માણસ જીતો દે આવી જો આ તો જેલ બધા બોલ્યું પણ તારી પ્રકૃતિ હોય ને કોઈને કોઈને હોય ને હવે સુધાર્થમાં થશે ને આ પ્રકૃતિને કોઈ બધાઈ જશે પછી પછી પછી પછી ખરાબ થઈ જશે પણ આ તો એની પર ચડી રહ્યા છે ને ખુશ હોય છે બસ અને બોર થાય છે બસ વિરોધ નહીં ને તેને એ પણ મળે મળે મળતું આવે બે હે પહેલા જે ત્યાં અમેરિકામાં દેખાતું હતું તે ત્યાં ખેંચ છે તેને ખેંચ એ દેખાતું સાચું દેખાતું છે